એ આવો આવો આવી ગયા બધા મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નમન અને શૌર્ય આવ્યા છે ઓહો હો હો હો સાંભળો સાંભળો મારા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ડોસો અને ત્રણ દીકરા એક હતો ડોસો આ ડોસા ને ત્રણ દીકરા હતા પણ ત્રણેય દીકરા એકબીજા સાથે વારંવાર લડતા અને ઝઘડતા હતા હો અંદરો અંદર ઝઘડે હતો તમે કોઈ દિવસ ઝઘડો અંદરો અંદર ના ઝઘડાય ને પણ આ તો અંદરો અંદર લડતા અને ઝઘડતા આ જોઈને ડોસાને ખૂબ દુઃખ થતું હો ભાઈ એકવાર ડોસો તો ખૂબ બીમાર પડ્યો એને થયું હું મરી જઈશ પછી મારા દીકરાઓ લડતા અને ઝઘડતા રહેશે તો એમનું શું થશે એમને સમજાવવા માટે કાંઈક તો કરવું પડશે એક દિવસ ડોસાએ ત્રણેય દીકરાઓને બોલાવ્યા પોતાની પાસે હો અને એમને કહ્યું એક લાકડીઓની ભારીઓ લઈ આવો એક લાકડીઓની ભારી દીકરાઓએ લાકડીઓની ભારી મંગાવી ડોસાએ તેના માટે દીકરાને કહ્યું મોટા દીકરાને દીકરા તું આ ભારી ભાંગી શકે મોટા દીકરાએ બે હાથ વડે ભારી પકડીને પગ વડે ખૂબ જોર લગાવ્યું પણ ભારી ભાંગી નહીં ડોસાએ વચલા દીકરાને કહ્યું બીજા દીકરાને તારાથી આ ભારી ભાંગશે લાકડીઓની વચલા દીકરાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ ભારી તો ન ભાંગી છેવટે નાના દીકરાએ પણ ખૂબ જોર કર્યું હો પણ ભારી ન જ ભાંગી લ્યો ડોસાએ કહ્યું હવે ભારી છોડી નાખો અને છૂટી છૂટી લાકડીઓ ભાંગી જુઓ એક પછી એક ત્રણેય દીકરાઓએ ભારી છોડી નાખી છૂટી પડેલી લાકડીઓ તો તડાતડ ભાંગી ગઈ એક પછી એક હો નાની નાની લાકડીઓ તો ભાંગી જ જાય ને એક એક એક એક કરીને ઢોસો કે જોયું જ્યાં સુધી આ લાકડીઓ એક સાથે હતી ત્યાં સુધી તેને કોઈ ન ભાંગી શક્યું પણ એ બધી છૂટી પડી ગઈ એટલે સહેલાઈથી ભાંગી ગઈ આ જ રીતે જો તમે હળી મળીને સાથે રહેશો ને દીકરાઓ તો તમે વધુ તાકાતવાન બનશો પણ અંદરો અંદર લડી ઝઘડીને છૂટા પડી જશો તો સૌ તમને નબળા ગણીને હરાવી દેશે આખી એ દુનિયા માટે કહું છું એક સંપ થઈને રહો અંદરો અંદર લડો નહીં ઝગડો નહીં અને એકબીજાની મદદ કરો ભાઈ દીકરાઓને ડોસાની વાત પછી તો સમજાઈ ગઈ હો શૌર્યભાઈ આ દીકરાઓએ ડોસાને કહ્યું બાપુ હવે પછી અમે સંપીને રહેશું ક્યારેય અંદરો અંદર લડશું નહીં તો ભાઈ તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ આવજો